એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો બોટાદમાં બેઠા બેઠા નિવાનભાઈ વાર્તા સાંભળે છે અને કેટલા બધા ભટુરિયાઓ આવી ગયા છે ભાઈ વાર્તા સાંભળવા માટે આવો ત્યારે આવો આજે હું તમને બધાને એક બહુ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ કાન દઈને સાંભળજો છોકરાઓ વાર્તાનું નામ છે ચાલાક હરણ એક વખતની વાત છે ઓ નિવન એક વખત કેટલાક કઠિયારા જંગલમાં લાકડા કાપવા ગયા હતા ભાઈ આ જંગલમાં લાકડા કાપે ને એને કઠિયારા કહેવાય એ બધા આખો દિવસ કામ કરી લીધું એટલે એક રાત એમણે જંગલમાં વિતાવાનું નક્કી કર્યું બધાએ અને બધા પોતાની સાથે જે ખોરાક લાવ્યા હતા ને એ બધું જ ખલાસ થઈ ગયું ઓ ખૂટી ગયું અને રાત માટે એમની પાસે કાંઈ બાકી નહીં એવામાં એક કઠિયારો હતો ને એ તો મનમાં વિચાર કરવા લાગ્યો કે હું હવે ભૂખને વધારે સહન નહીં કરી શકું મને કંઈક ખાવાનું મળી શકે કે કેમ ચાલો મારે તપાસ કરવી પડશે ખાવાનું શોધવું પડશે એમ વિચારીને એણે કહ્યું હો અને પોતાની કુહાડી લઈને ચાલવા લાગ્યો એ તો એ એક ઝરણાની પાસે ગયો અને એણે વિચાર કર્યો કે અહીંયા ઝરણું ખળખળ કરતું વહે છે એટલે જંગલના ઘણા પ્રાણીઓ અહીંયા પાણી પીવા આવતા હશે જ્યાં સુધી મને ખોરાક જેવું કાંઈ મળે નહીં ત્યાં સુધી હું અહીં રાહ જોઉં એમ વિચારીને તો અહીંયા ઊભો રહ્યો પણ ઝરણાની પાસે કોઈ આવ્યું નહીં અચાનક એણે એક અવાજ સાંભળ્યો નિવાન એણે પાછળ ફરીને જોયું તો હરણાનું એક ટોળું ટેકરી ઉપરથી નીચે ઉતરીને આવતું